એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરેન્દ્રનગરમાં બેઠા બેઠા મલયભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બે નિયતિ પણ વાર્તા સાંભળે છે ઓહો હો હો તમે બંને રોજ વાર્તા સાંભળો છો એને તો સાંભળો સાંભળો આજે પણ હું એક નવી વાર્તા લઈને આવ્યો છું હો તમારા માટે ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મહાવીર <laughs> ગામને પાદર એક બહુ મોટું ઝાડ હતું એ ઝાડ તો વડલાનું ઝાડ હતું ભાઈ ઘેઘૂર એવો વડલો હતો અને ગામના બધા છોકરા ત્યાં આવે રમવા અને રોજ આંબલી પીપળીની રમત રમે હો ભાઈ તમે બધાએ રમી છે કોઈ દિવસ અરે એક દિવસની વાત છે એક છોકરો ઝાડ ઉપર ચડ્યો અને ચડો એ ભેગી ચીસ પાડી ઉઠો ઓ બાપ રે અને એણે તો મારો ભૂસકો ભફાંગ કરતો હો ઝાડ ઉપરથી અને આવ્યો નીચે બીજા બધા છોકરાઓએ પૂછ્યું શું થયું શું થયું શું થયું થયું તો શું એ તો કે પેલો બીકનો મારો છોકરો તો થોડીક વાર ફફડે અને કઈ બોલી જ ના શકે એણે માત્ર આમ હાથ વડે ઝાડ ઉપર એક જગ્યા બતાવી અને ઈશારો કર્યો હવે તો જે જુએ એ બધા ચીસ પાડી ઉઠે ઓ બાપા ઓ બાપા અરે ભાગો ઝાડ ઉપર તો એક મોટો નાગ વીંટળાયેલો ભાઈ છોકરાઓ તો તે દિવસે રમવાનું માંડી વાળીને બધા બીકના માર્યા ભાગ્યા અને ઘરે જઈને ભાગી ગયા સંતાઈ ગયા કે ઝાડ ઉપર તો સાપ છે બીજા દિવસે પાછા આવ્યા એમને એમ કે આજે નાગ જતો રહ્યો હશે પણ જુએ તો નાગ તો ત્યાંનો ત્યાં જ ફેણ માંડીને બેઠેલો સૌ ઘડીકમાં નાગ સામું જુએ ને ઘડીકમાં એકબીજા સામે જુએ પણ આજે એ બધા સાથે એક નાનો છોકરો એમની સાથે આવેલો એનું નામ શું હતું ખબર છે તમને એનું નામ હતું વર્ધમાન આ એણે પૂછ્યું બધાને શું છે કેમ તમે રમતા નથી વળી શું છે તમે કેમ ડરો છો બધા એટલે એક છોકરાએ પેલો નાગ બતાવીને કહ્યું બે દિવસથી એ ત્યાં પડ્યો છે મોટો ફૂફુ દાદા છે પછી કેવી રીતે રમ્યા આંબલી પીપળી તો ઝાડ ઉપર રમવાની જ મજા આવે ને પણ એમ બોલીને એના ઉપર એક પથ્થર માર્યો બીજા છોકરાઓ પણ નાગ ઉપર પથ્થર ફેંકે અને નાગને કાઢવા માટે પથ્થર ફેંક્યા કરે બધા પણ નાગ તો ન હાલે કે ન ચાલે ત્યાં તો નાનકડો વર્ધમાન કે રહેવા દો અને જુઓ નાગને હું કેવો કાઢું છું એ તો સડ સડાટ સડ સડાટ સડ સડાટ ઝાડ ઉપર ચડ્યો સાપને હાથથી પકડ્યો અને ફટાક કરીને દૂર ફેંકી દીધો એટલો બહાદુર હતો એ તો છોકરાઓ તો આંખો ફાડીને જોતા જ રહ્યા અને એની બહાદુરીના વખાણ કરે કે આને તે વળી નાગ પકડતા કેવી રીતે આવડું થોડીક વારે એક છોકરો કે અલા તું તો ભારે બહાદુર છો તું તો ભારે મહાવીર છો અને ખરેખર ભાઈ આ વર્ધમાન નામનો છોકરો મોટો થયો ત્યારે મહાવીર સ્વામી નામે ઓળખાયો હા તો આવો બહાદુર હતો આ વર્ધમાન નામનો છોકરો જે મોટો થઈને મહાવીર સ્વામી બનો ભાઈ તો તમને બધાને આ બહાદુર છોકરાની વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે જલ્દી જલ્દી સૂઈ જાઓ અને કોઈથી ડરવાનું નહીં બહાદુર બનવાનું 阿娇。